ખીલે <laughs> બદલ કેમ નથી ને આ કેમ ખીલે બદલ નથી શું ખીલે બાંધેલ નથી કહો તો પહેરેલી કેવાય આ છે તે પહેરેલી હોય પહેરેલી તો બેવ છે પણ પેલી ખીલે બાંધેલ ના કહેવાય ખૂબ ટટકાવે ને જતી રે યુ ડેમ કરીને શું કહ્યું <laughs> અને હીરે બાંધેલી હીરે બાંધેલી એટલે સમાજ નો ડર સમાજ નો મને શું કે છે ડરે અહિયાં હીરે બાંધેલી રે તે તમે આમથી મારો તો પેલી બસ જાય પેલી બસ આમ આવે પણ જતી રે અને છૂટી હોય તો એટલે આટલું વિચારવું જોઈએ હીરે બાંધેલા એટલે એનું દુઃખ ના એ આપણે દુઃખ કરે તો વાંધો નહીં ચલાવી દેવાનું તાર પાસે આપડે બધા ડફોર શું કે છે દાદા મારી પર ચડી દે મૂછો વાળી થવાની કોદાળો <laughs> જતો મૂછો તને આવશે ના આવે બરકત શું કરે ચડી જોઈએ સમજવું પણ સાયન્સ સમજ જીવું જીવો કેમ તે ના સમજ શું નામ છે પુસ્તક નું વાંચલાય ને આપત સૂત્ર એટલે શું સેલ્ફ સેલ્ફ આપતા એટલે સંસારમાં બધી રીતે વિશ્વાસ કરવા યોગ્ય અને ઠેઠ મોક્ષે જતા બધી રીતે વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ એમનો આપતો પુરુષ કહેવાય અને એમનું સૂત્ર એટલે એમનું બોલેલી વાણી એ લોકોનું પઝલ સોલ્વ કરી આલે લોકોનું કલ્યાણ કાઢી નાખે ને આગળ પેલું પાન કાઢી એનું કઈ છે પેલું કોણ છે પેલું કોનો ફોટો છે તમારો તમારો અને આ સિમદર સ્વામી સિમંદર છે સિમંદર સ્વામી હા આપેલું છે જો પછી ત્રીજો નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણ ભગવાન નો છે ને પછી આગળ શું આવે છે કિંમત કેટલી લખી ખરી ગયા છે હું શોધી કાઢો ખરો અરે અરે મને પરમ વિનય અને હું કઈ જાણતો નથી ભાવ કેટલી કિંમત લખી છે પરમ વિનય જાણતો હોય તો શું શીખવાયો તો તારા ગળામાં પાણી હોય તો ગળું છે પાણી શું લેવાયો છું ના મારા ગળામાં પાણી છે પણ થોડું રેડિયા એવું નહીં પીવો છે તારો ગળો તું ડાકી આવી થી કચરો તારું મોડું છે દિવેલ પીતા જેવું ગુલાબ ફૂલ જેવું મોડું જોઈએ ગુલાબ ફૂલ ખીલ્યું હોય એવું મોડું જોઈએ શું કહ્યું ત્યાં એ ગળો નાખ્યા ને એ નાખ્યા હું નવું પાણી આપું અમૃત ને ગળો નવો આપું બા અને તે તો તારા ગળામાં જો હોય ત્યાં પૂછ્યું આ નખાય મીઠાવાળાને પૂછ્યું હા થોડું મીઠું નાખી લાવ્યો પછી પછી પાછા મરચા રાતે આ નખાય હા થોડું નાખો કઈ વાંધો નહીં તને બોન નથી વેચનારા તો વેચવા બેઠા એટલે કે તારા દુઃખના નિયમ પડી નથી વેચનાર મથું વેચવા બેઠા છે કે ચલા કલયુગમાં ના આપે સતયુગમાં આપે માલિક જ છો you the owner of this world નથી ઓનર સી રીતે કઈ રીતે હું ઓનર છું એવું જો જાણે એગ્રીમેન્ટ જાણે બધા જુએ ટાઈટલ સમજે હું લોકોને કહું છું ઓનર છો ફક્ત બ્લન્ડર છે મિસ્ટેક બ્લન્ડર હું કાઢી આપું મિસ્ટેક તમે કાઢી નાખો થઈ ગયું બ્લન્ડર મિસ્ટેક સી રીતે ઉપરી પોલીસ વાળા ચડકાઈને આવ્યો હોય અને પછી અહીં પોલીસ વાળા આવે તો આ બધા ભડકે તું એકલો ભડકું એકલો ભડકું અને તું નિકાલ કરીને આવ્યો બે બે ડોલર આપીને તો બીજા ઓળખે તો ભાઈ ના થાય તો ભાઈ ની ભૂલ ભાગી નાખવી જોઈએ તમે પછી પુસ્તક આખાનું કરું છે નમ શિવાય શંકર ભગવાન ઓમ નમો શિવાય હા સમજ્યું હા આશાપુરી માતાજી હા આપડે તો બધી માતાજી ને મારા કુળદેવી છે મારા હું તને દેખાડું ચાલો પછી આગળ સમર્પણ દાદા નું આપતા સૂત્ર કરું સમર્પણ અંતર શત્રુઓનું બન્યું આ દર્પણ અવિરત વેદી આદિ વ્યાધિ ઉપાધિ આપત સૂત્ર ના શબ્દો પમાડે સમાધિ દાદાના વિશ્વ કલ્યાણની વાટમાં દીવડો જલાવે વાણી પ્રત્યેક ઘરમાં Thank you. શું કે સંસારમાં જવું અઘરું આ સંસારમાં રહેવું હેલું કઈ ઇન્જિનિયર થવું હેલું હતું કે મોક્ષે જવું હેલું એન્જિનિયર થવું સહેલું એન્જિનિયર થવું સહેલું લોકો આવું માની બેઠા છે એક મોટો શું થયેલો હતો પેલો મોટો આર્કિટેક્ટ આર્કિટેક્ટ હતા બહુ મોટો અમદાવાદ આર્કિટેક્ટ હતો દાદાજી મોક્ષ મારે આવે છે કેમ નહીં જોડ્યું નહીં ભાવ તું જોડે મોક્ષ યાર કોઈ લોકો બહુ જોડે ખોતો કરી આલીએ પણ મોક્ષ અઘરો કે તમારું આર્કિટેક્ચર તો આર્કિટેક્ચર બહુ હેલું હું થઈ ગયો છું ને કે મોક્ષ બહુ અઘરો તમે સમજ પડી શું ભણ્યા તમને કોને ભણ્યા અહીંથી આવા માસ્તરો તમને આવા મળે છે કેમ મોક્ષ યોગનું તમારું જે સ્વરૂપ છે તે તમારે થવું તે હેલું કે તમારું સ્વરૂપ નથી તે થવું હેલું મોક્ષ તમારે તમારું ભગવાન તમારું સ્વરૂપ જ છે અને એ થવું હેલું પોતે પોતા જે છે એ થવાનું પોતે છો એ થવા હેલું છે કે પેલું નાથી થવાનું એન્જિનિયર તમે છો ને એ તો આડો ભાવ છે બઉ અઘરું મોક્ષ સહેલું ક્યારે મોક્ષ ખરેખર નિયમ કેવો મોક્ષ સરળ છે સહજ છે સુગમ છે પ્રાપ્તિ દુર્લભ કેમ પ્રાપ્તિ દુર્લભ છે મોક્ષ દાતા પુરુષ પ્રાપ્ત દુર્લભ છે મોક્ષ દાતા પુરુષ કોક લખો વર્ષે એકાદ થોડું પાકે મોક્ષ નું દાન આપવા આવ્યા એટલે તમને બે ઘંટા આપી દીધું ને હા ચિંતા થાય જોખમદારી અમારી આજ્ઞા અપાવી જોઈએ આજ્ઞા આગળ નથી તમે પ્રેક્ટિસ પાડવા મળી પાડવા મળી તમે પડવા મળી ને પ્રેક્ટિસ અત્યારે પાર પાર કરો હા નહીં તો સહેજ નથી એ વસ્તુ કારણ કે નવું ઇન્જિન હોય ને તે ગહારો ના પડે તો ચાલે નહીં તો આપણે હેન્ડલ માર મારી લાગે પાડવું પડે નવું નવી બહુ લાગે પાડવું પડે બધું નવું નવું લાગે પડવું પડે જૂની આપડે ધીમે ક્યાં ગભરાશો નહીં હા આપડે એક જ છે આમ તો કરી પટાઈ પટાઈ કામ લેવું <laughs> આપડે રહીશું પછી કામ લેતા ખુશ થઈ જાય અહીં પુસ્તકો દર સાલ બે લાખ રૂપિયાના પુસ્તકો ફ્રી આપવા છપાય હું જેટલું બોલું છું ને પેલા પુસ્તક છપાય અંગ્રેજી પુસ્તક વર્લ્ડ ટુ વન ડે એને આપો બોલો કપિલભાઈ દ્વૈત અને અદ્વૈત મિનિંગ સમજાવો ડિફરન્સ એનો અર્થ શું થાય ડિફરન્સ સમજાવો જય સચ્ચિદાનંદ બસ મજામાં અમે ફોન કરેલો તમે કઈ બહાર ગયા હતા હા અદ્વૈત થઈ બેઠેલા અમારી પણ આયા હતા આ મને કહ્યું કે મિસ પ્લેન તો અદ્વૈત છું બેઝમેન્ટ શું છે એવું મને ખબર નહીં તમે શું જોઈને અદ્વૈત થઈ બેઠો કોને ચડાયો બાજુમાં છે એક મિનિટ અદ્વૈત ખાલી એમને સંભળાશે તો નહીં પણ ખાલી જય કપિલભાઈ નો છે કપિલ <laughs> હું એકલો બધા દોડ્યો કેટલો <laughs> હિન્દુસ્તાન માં જવું ને તો હિન્દુસ્તાન માંથી કાગળ આવશે તમે આજે રાતે દાદા આવ્યા હતા અને તમે મને કરાઈ ગયા એ બધાને કાગળ આવે હું કેટલા હજારો માણસ સપનામાં દેખા દાદા દેખાતા મુસલમાનો ને ખ્વાબ માં આવે દાતા ચોપોથી વળાય અહીં નતો અહીંયા બધા ખ્વાબ માં આવતા હતા વાત તો સમજવી પડશે આમ ગપ્પા કેવું ચાલશે ગપ ગુણ્યા ગપ એકસો ચુવાળી મૂકે ચાલે બારા બારા ચુવાળો હોળ ના રીત હોય અને એકાદ રકમ ભૂલી ગયા હોય તો પેલો બધાને ખરો કઈ ભૂલ થતી સાથે હોળ ને બદલે નવું કરીને નવું ના જોઈએ તો ગપ મેળવે ચાલ્યું રાત સમજવી નહીં હું તો સ્વતંત્ર કરવા આવ્યો તમને કોઈ બોસ નથી નો બોસ બોસ તમારી વાઈફ એને એટલે હાથવી રાખજો ખુશી રાખો તો સારું ના ખુશ રાખો તો ખુશી રાખો તો મારે તો એ નથી કરી આપતી નહીં કરી આપે એમને નહીં કરી આપે રિપેર કરી આપું છું એની વાઈફ ડોક્ટર છે એટલે દવાખાનું ચલાવે ટાઈમ ના મળે એટલે મને બધું નવા મશીન રિપેર કરું જૂના કરું અને એન્ગેજ મશીન રિપેર કરું <laughs> કેટલા બધા હશ નહીં આમ કરતું કરતું જ્ઞાન મૂકેલું હોય તો જ્ઞાન પહે ને સમજ્યા કે તારા બાપ તો કરો આ જ્ઞાન કરતા જાય કરતા જાય તને હું હા લઈ ગઈ તારે ગુજરાતી લઈ જાઓ ગુજરાતી મારી માય વાંચે ગુજરાતી હું બાય કરીશ બીજું પુસ્તક લેવું ગા લઈ ના એવું કહે છે કે પેલી ગુજરાતી ચોપડી લે છે કેમ કે એના મધર બી વાંચે ઘરે એમ વાંચે છે મધર અહીં છે એટલે હ્યુસ્ટન છે આ પણ લઈ જજે ભાઈ લાવજો જે હોય તે ગુજરાતી પેલી બ્લુ આપતો વાણી હોય તે લાવજો આપતો વાણી તમારે આપી પાસે તારા પેલો અર્થ સમજાવો દ્વૈત અને અદ્વૈત નો અર્થ સમજાવો ચાલુ અર્થ સમજવો છે કે exact exact no more no more joke exact જણો હોય તો જુઓ એક જણા દુકાનકારી શુદ્ધાર્થ હોય બીજા દુકાન કાઢી વિશિષ્ટ ચાર જુદા જુદા રસ્તા ને ભગવાન ને મેળવવાના રસ્તો અદ્વૈત એટલે શું કે અદ્વૈત જે થાય એ શું મારે છે આત્મા દ્વૈત આપણા આ જગત ભગવાન સિવાય જગત માં બીજું કયું છે નહીં એવું માને છે શું માને છે એવરીથિંગ ઇઝ વન હા તો એવું માન તો ગાળો પડે તો એવું માન માનવું નથી એ તો શિષ્ય હમો થાય તો હમો થઈ જાય અદ્વૈત <laughs> પણ થવું જોઈએ ધારો કે બહુ ગાળા બોલે અને જો આપણે હસીએ તો એને એવું લાગે આ તો મસ્કરી કરે છે ગમે તે મસ્કરી પણ આપણે પછી વધારે ગુસ્સે થાય વધારે ગુસ્સે થાય આપણે આપણે અદ્વૈત થયેલા નથી બધું બધું ભગવાન જ કરી રહ્યો છે બધું જ ભગવાન ભગવાન ભગવાન એવું થવાય એવું નથી ખોટું લઈ બેઠા છે કૃષ્ણ ભગવાને કહ્યું કે આત્મા છે અને અનાત્મા છે શું કહ્યું એમને કહ્યું કૃષ્ણ ભગવાન કે આ અદ્વૈત દ્વારા એ વેદાંત ને વેદાંત ત્રિગુણાત્મક છે શું કે છે ત્રિગુણાત્મક ત્રિગુણાત્મક છે માટે હા વિચાર થવાની જરૂર છે નિર્ભય થવાની જરૂર છે આ ચિતા એકલું સાધન સાચું સાધન છે હા આ તો અદ્વૈત દ્વારા ને શું થાય જોશો એને દ્વૈત ના વિકલ્પો જાય કઈ એ દ્વૈત એ દ્વૈત શેના વિકલ્પ આવે દ્વૈત થવાનું છે વેર ચક્કર પાછો સ્કેર ચક્કર થયેલો થાય ક્યુબ ચક્કર થયેલો છે કેવા ચક્કર ક્યુબ ચક્કર હા સ્કેર ના સ્કેર આવ્યા હતા ચક્કર ક્યું ક્યુબ ચક્કર ક્યુબ ચક્કર ને ગુજરાત માં શું કે છે કોઈને નહીં કોઈને છે નિંદા નાખી અત્યારની નિંદા કરી છે ખોટી વસ્તુ ને વસ્તુ ના હોય છે મનુષ્ય ને ના બધો ભગવાન દેખાય એમને ગમે દારૂ પીતા થાય પણ એના બહારના ના મારી મારે ભગવાન ભગવાન એટલે એ અદ્વૈત ની વાત ત્યાર પછી મને કહી પેલા કહ્યું તો અમારે માનવું શું કે છે અમારે માનવું શું ત્યારે મેં કહ્યું કે આત્મા દ્વૈતા દ્વૈત છે કેવો છે દ્વૈતા દ્વૈત જયારે બે સંસારી કાર્યમાં પડ્યો હોય તે દ્વૈત છે અને જયારે ભગવાન તન્મયકાર હોતા દ્વૈત છે શું થયું અહમદભાઈ જેટલો વધુ વખત રહું તો એ વધુ વખત ભેજ રહું પણ થઈ તો થવું પડશે ઠંડા જવું પડશે ખાવા નહીં નીકળવું પડે અને જો સુધી અદ્વૈત પછી નહીં કેવાતું મોક્ષે ગયા પછી આ દેહ છે તો સુધી અદ્વૈત તો હજી દ્વૈત રહેવાનું એટલે આત્મા દ્વૈતા દ્વૈત છે એવું મેં ચોખ્ખું પુસ્તક લખ્યું છે કારણ ખોડો તો કાઢી નાખવો પડે આ લોકોનો અને બધું ખુલાસો આપવા તૈયાર છે ચાર વેદ નો ઉપરી છું તો તો દ્વૈતમાં તમે નથી માનતા રાઈટ દ્વૈતમાં તમે નથી માનતા કોને દ્વૈતમાં નથી માનતા ને તમે દ્વૈતને માનવાના જો હું તને શંકરાચાર્ય કહ્યું કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા કહ્યું શું કહ્યું શંકરાચાર્ય દ્વૈત કાઢ્યું કોણે કાઢ્યું શંકરાચાર્ય જગત મિથ્યા કે પછી મારી મારી જગત તો મિથ્યા જ છે ને હમણાં પારકી છોડી ઉઠાઈ જતા તારા મિથ્યા તારી કાકા ની ભાઈ ની છોડી ઉઠે છે ને મિથ્યા દેખાય છે ને કે મિથ્યા દેખાય પારકી છોડીઓ લઈ જાય બાવા બાપ શું થાય બાવા ના પાણી હોય હું કશું મિથ્યા ઉઠાઈ ગયો અનાથ ભાઈ ની છોડી થાય એ તો હા મારા વગેરે છોડે ને જીવાનું મિથ્યા થયા the world is the world is correct and soul is correct શું કહ્યું પણ વર્લ્ડ એ રિલેટિવ કરેક્ટ છે અને સોલ રિયલ રિયલ કરેક્ટ શું કહ્યું આ વિનાશી કરેક્ટ છે કેવું છે તમને સમજાઈ ગયા કરેક્ટ નથી આ એ કે છે કે શું કરેક્ટ નથી એમ તમે પૂછ્યું કરેક્ટ છે કે નહીં કે શું આ વર્લ્ડ કરેક્ટ છે કે નહીં આ દુનિયા ખરી છે ખોટી છે પ્રયત્ન કરવા અને તે કોને સાધુ લોકોને એમ કેવાય કે ભાઈ આ દુનિયામાં મજા નથી સુખ નથી શું પણ આ સંસારી આવું કહીને અમને શું થાય મિથ્યા મિથ્યા છોડી ઉઠાઈ જતો તે ખબર પડશે મિથ્યા છે આવું કહું તારે જાગ ચૂપ ને બેસ મને ચાલતી રહી ને બટાકા ભર્યા છે આખી જિંદગી બટાકા ખાતા થયા ને બધા ભરાઈ ગયા ભાઈ સ્વામી ગયા ભાઈ પછી લોકો કે બટાકા ભર્યા છે કે નાખે ત્યાં થોડા ઘણા ભર્યા હા થોડા તો ખરા ને ઓછા થયા એમ હારા બટાકા થી આગળ તારી હાર ફૂલે કરે પણ આવરણ પછી તમે એવું દાદા કહો છો તમે એવું કહો છો કે ભગવાન ને ભગવાન ને હું એક જ છે દ્વૈત અદ્વૈત અદ્વૈત right that's what you mean હા અદ્વૈત શું માને છે કે આ જગત અને ભગવાન હું જગત ભાઈ એક જ છે અમારે હવે જુદી નથી કોઈ જાતને શું કહ્યું એટલે જળ અને ચેતન બધું એક જ નાખ્યું સાચું શું કૃષ્ણ ભગવાન સાચું કહી દીધું કે આત્મા અને અનાત્મા બે છે અને વેદાંત ના ઉપરી એમાં ચાર વેદ ભણી રહે એટલે વેદ બોલે ચાર વેદ ભણી રહે એટલે વેદ તને શું કે this is not dead this is not dead હું એમ આ તો ડેડ ખોલું છું તાર અહીં કેતો કોણ ગો ટુ જ્ઞાની એટલે વેદના ઉપરી અમે દેખાડીએ ધીસ ઇઝ ધેટ ચાર વેદના ઉપરી એટલે ભગવાન કૃષ્ણ ભગવાન કહ્યું વેદ ત્રિગુણાત્મક છે એમાં એ બુદ્ધિ ખીલાવાનો ધંધો છે માટે તેને મોક્ષ નો માર્ગ નથી કે છે શું કે છે મોક્ષ નો માર્ગ ગીતામાં લખેલો છે વિતરાગ માર્ગ એ મોક્ષ થાય શું કહ્યું વિતરાગ તમે દાદા એવું કહો છો કે હું ને ભગવાન એક જ છે તમે એવું કહો છો ને તમે એવું શીખવાડો છો રાઈટ એવું કે છે કે તમે એવું કહો છો કે ભગવાન ને તમે એક જ છો બધું આખું જગત ભગવાન જ છે પણ એની પર આવરણ ફરી ગયું છે એટલે જીવડો કહેવાય આ જીવાત્મા જીવમાં શિવમાં ફેર શું કે છે એ soul I without I with my એ જીવાત્મા કહેવાય આય વિધાઉટ માય શિવ કહેવાય સમજ પડે ને ભગવાન જ છે ચેતન છે એટલું પણ શુદ્ધ ચેતન હોવું જોઈએ શું કહે અત્યારે અશુદ્ધિ ફેલાઈ છે અશુદ્ધ થતું નથી અશુદ્ધિ બિલીફમાં આવ્યું છે શું થયું એક ઘડી વારે અશુદ્ધ થયું નથી તારા ભગવાન શુદ્ધ જોઉં છું અને બધા ભગવાન કોઈ આ દુનિયાનો કોઈ માલિક નથી ઉપરી નથી ભગવાન એટલે શું ભગ એટલે અમુક ગુણો કયા કયા ક્ષમા મૃદુતા રુજુતા સૌ સંતોષ સંયમ એવા ગુણો જે થાય ત્યારે ભગ ભગવાન ભગવત આવા ગુણો જે ધરાવતા હોય એ ભગવત હોય ત્યારે ભગવાન કહેવાય શું કહ્યું તે મનુષ્ય દેહ હોવો જોઈએ તે આ થઈ ગયા પછી બીજો થઈ શકે છે એને પછી બીજો થઈ શકે છે બધા જ થઈ છે પ્રગટ થાય બધા જ ભગવાન જેમ ભાગ્યવાન ભાગ્યવાન એક જ હોય કે બધા કેટલાય હોય ભાગ્યવાન એક જ હોય કે બધા ભાગ્યવાન બધા જ હોય બધા ના હોય પણ અમુક ભાગ્યવાન હોય કેટલાક દુર્ભાગ્ય હોય પણ આ ભગવાન ઓછા હોય પણ તે ભગવાન થયા જ કરે બધા આત્મા ભગવાન જ છે ભગવાન એક છે નહી બધા આત્માનો એક જ સ્વભાવ છે કેવું છે આત્માનો એક સ્વભાવ અને ત્યાં આગળ મુક્તિ માં મોક્ષ માં લોકો એવું ફસાઈ દીધું છે એ જ્યોતિ ભેગું જ્યોતિ મળી જાય છે તેમ તેમાં તો શું કાઢીએ પછી તો મોક્ષ માં આપણે શું કાઢીએ જ્યોતિ ભેગું હોય બધી આપણને સુખ ના મળતું તો એના કરતા બૈરી હારી હું તડકા પણ આપે ને હારો એવું નથી ત્યાં પોતપોતાનું સુખ ભગવાન કેવું દરેક રામ રામ રામ ભગવાન પોતાના સુખમાં મહાવીર પોતાના સુખમાં ઋષભદેવ પોતાના સુખમાં બધા સુખમાં કૃષ્ણ ભગવાન હવે બેસશે દેવકી બેસશે બધા બેસશે ભગવાન ને હું જુદો ના માનું તો ભક્તિ કેવી રીતે કરી શકું ભગવાન ને જો હું જુદો ના માનું તો હું ભક્તિ કેવી રીતે કરી શકું that is the basis of ભક્તિ ભગત છું તો હું બધી ભક્તિ ને ભગત છું અને ભક્ત જુદો જોઈએ છે જુદું સમજ ને એકદમ ભેગું નહીં થઈ જાય એને કે આ ભેગું નહીં થઈ ગયું એને પ્રતિથી બેઠી છે હું આ ભગવાન છું પણ પ્રતિથી બેઠી પણ હજુ એ હજુ જુદું રહેવું પોતે એની ઉપર ભક્તિ કરવી પડે ફાઇલ ના હોય તો એની તન્માયા કરવાનું પૂર્ણ પૂર્ણ દશા ના થાય ભક્તિ છૂટે નહીં અસ્તિત્વ વસ્તુત્વ અને પૂર્ણત્વ અસ્તિત્વ નું ભાન તો બધા જીવ માત્ર હોય કે હું છું તો હું શું છું એ ભાન ના હોય હોય છે ના એટલે વસ્તુત્વ નું ભાન નથી કયું ભાન નથી વસ્તુત્વ નું અસ્તિત્વ નું ભાન થાય પછી વસ્તુત્વ નું જો ભાન થાય લેવાના થઈ છે રીતે તો પૂર્ણત્વ એની મેરે થાય પૂર્ણત્વ કશું કરવાનું વસ્તુત્વ નું ભાન ની અસ્તિત્વ વસ્તુત્વ ને પૂર્ણત્વ સાંભળેલા શબ્દો છે બધા કે નવા સાંભળેલા લાગે છે થોડાક નવા લાગે પણ સારા એવા સાંભળેલા છે સાંભળેલા હોય ને તે કે છે આવું દાદાજી પેલો બોલતો ના હોય ડફો શબ્દ તો એના જ હોય નું એક શબ્દ એના હોય તો શબ્દ આના જ હોય એટલે પેલો નકલ નકલી નકલી લોકો અમારી જ કરે નકલ બીજા માં કરે એક વાક્ય બધા સમજી આલું કે ખોટું છે ના આવડે નથી આવડે સંદાસ જોતા નથી આવડતું કેમ આટલું બધું ધૂળ કાઢતો કે આ લાખે બધા બહુ ગમ્યું તને ગમ્યું એવરીવેર એન્ડ એવરી વન ના God is in everywhere, in everybody. In every, જે માત્ર ની અંદર ભગવાન રહેલા છે બહાર ખોખું એ ભગવાન નથી એના આત્મા વિભાગ છે પેકિંગ એ ભગવાન નથી એટલે આ રિલેટિવ સ્વરૂપે પેકિંગ છે અને રિયલ સ્વરૂપે ભગવાન છે વાત ને બોલે ગાય વાત સમજતો બધે જગો ભગવાન છે એટલે સંદાસ આ બધું હે અનાત્મા ભગવાન કે એને કોણ પહેવા દેતો આત્મા નહીં ભગવાન કે અનાત્મા નહીં ભગવાન કે શું બહુ કે બહુ નહીં માં કે આને કહેવા દેતો ખોરાક ની અસર વિચાર પર પડે કે નહીં ખોરાક ની અસર વિચાર ઉપર પડે કે નહીં ખોરાક ની અસર થી બધું દેખાય છે આવું ખોરાક ની અસર ખોરાક થી મન બંધાય અને પાણી થી વાણી બંધાય એટલે મુસલમાન તો ખોર પંદર પાણી પીવું ને તો અબે સાલે બોલતા શીખી જવું શું પાણી એવી વાણી આવે અને ખોરાક ખાય એવું મન થઈ જાય છે અને આ કેવી વાગે સરસ કેટલી સરસ વાગે છે આ ટેપ રેકરના શબ્દો છે એટલે હું પોઈઝન ના હોય આ બધું એવી વસ્તુ છે આ તમે કહો છો કે તમે ભગવાન છો મને બતાવો ભગવાન બતાવીશ ને આ તો એવું છે ને કે તારા જો એક જણ આવ્યો તે વડોદરા સ્ટેશન પર તે પચીસ પચીસ છોકરીઓ જોઈ મેન કાર્ડ વાળો તો પચીસ છોકરીઓ તૈયાર થઈ ધીમે ધીમે જોઈ બધી નાપાસ કરીને એના એનો બાપે કંટાળી ગયો કે આ નાલાયક જોડે કેમ ફાવે પછી જેમ તે નાપાસ મારી આબરું છે મારી આબરું એને શું થાય નાગા એ જતો રહેશે અમેરિકા પાંચ સાત દાડા બાકી રહે એટલે બાપ ને વિશ્વાસ તૂટી ગયો વિશ્વાસ તોય છે એક દાડો એક દાડો એક જણ કે છે મારી છોકરી કાકા દેખાડો ને કાકા સ્ટેશન પર જઈ લાવજે તું સ્ટેશન પર ગાડીમાં તું ઉતારજે હું દેખાઈ દઈશ તો પેલા ગાડીમાંથી ઉતારી પેલા દેખાઈ દઈશ આ બસ આજ મારે આની જોડે પણ એને જ કઈ નાખો આવે એની જ કઈ નાખો એના જેવું તો વાત કરું મારો જોવું પડે <laughs> <laughs> ભગવાન સારું મુહૂર્ત ને કેતા તો કાલે સવારે આવું એકલો મળવા એવું કે છે કે તમે એવું કેતા હો કાલે સવારે હું તમને એકલો મળવા આવું કે છે ની જરૂર એકલા એકલાની જરૂર નથી અમારે તો એકલા નથી આવતા તમે તો અહીંયા અને કરી આપીશું ખરા મેં કાલે કહ્યું છે ને તને કરી આપીશું ભગવાન દેખાડતું જે માગો એ આપવાનું બધું સાંજે લખી લાવજે ટેન્ડર ભરી લાવજે બધી આઈટમ એક્સ્ટ્રા આઈટમ બધું આપી દેવાનું <laughs> પક્ષપાતી હોય એના ભગત મારે પક્ષપાતી ભગવાન એના ભગત માટે પક્ષપાતી ભગવાન જો કઈ માટે પક્ષપાતી હોય તો ગાડો જ કેવાય એક મેન્ટલ કેવાય એને કોઈને માટે પક્ષપાત ચોર ને સરકાર ને બધા એટલે આ મંત્ર બોલજે એનો અર્થ સમજાવો હા સમજાવું બોલ નમો હરી હંતાણમ એટલે શું હરી એટલે દુશ્મન દુશ્મનો જે હણી નાખ્યા છે એવા પુરુષોનો નમસ્કાર કરીએ છીએ કયા દુશ્મનો છે કે કામ ક્રોધ લોભ માન ષડ રીપુ ષડ રીપુ તે શબ્દ સાંભળેલો તે ષડ રીપુ જેને હણી નાખ્યા તે એમને નમસ્કાર વાંધો કરો કઈ વાંધો નહીં બીજું નમો સિદ્ધાણમ હવે સદીપુ હણીને દેહ પણ છૂટીને ત્યાં પહોંચી ગયા છે સિદ્ધ ગતિમાં બિરાજમાન છે રામચંદ્રજી બધા નમસ્કાર કરું છું નમો આયર્યાણમ હવે જેને આત્મજ્ઞાન છે થયું છે શું અને પછી પોતે આચાર પાડે છે બીજાને આચાર પાડતા શીખવાડે છે એવા આચાર્ય ભગવાન નમસ્કાર પણ આત્મા જ્ઞાન થયેલું આ આચાર્ય ને આ તો બધા ધોરું લુગડું પહેરી ફરે એટલે બીજો કોઈ વાઘરો બે ધોરું લુગડું તો આપડા લોકો જે કરે આપડા લોકોને શું પૂછવાનું કારણ કે હા છોકરા કે છોકરો થાય એટલી જ ચિંતા ને બાપજી ઉપાધ્યાય ભગવાન ને આત્મા જ્ઞાન જાણ્યા પછી ઉપાધ્યાય એટલે પોતે ભણે અને ભણાવડાવે શીખવાડે ગુરુ નમો લોહ સંવસાહુણમ આ જગત માં આખા બ્રહ્માંડ માં જેટલા સાધુઓ છે સર્વ સાધુઓ એ બધાને નમસ્કાર કરો પણ સાધુ કોને કેવાય આ દેખાય છે નો સીધા થયેલા એ સાધુ કેવાય આ તો આડા મુઆ છે આપડે કહીએ નઈ તમારા અક્કલ નથી તો ફેણ મળે <laughs> સાધુ થવાનું કામ ને સિદ્ધા થવાનું કામ કેવું એટલે આત્મા પામ્યા પછી સાધુ કેવાય શું ને પછી આગળ નમસ્કાર મંત્ર છે તે આગળ વાત ને સૌ સર્વ પાપો ને પ્રનાશન કરનારો છે શું કહ્યું તમામ પ્રકારના પાપો માફ કરી નાખે શું કારણ કે હજારો કેટલા હજાર માણસ ને નમસ્કાર બોલતા નહીં હાથે ઓળખતા નહીં જાણતા નહીં તો અમારી જોડે બોલ્યો નહીં ત્યાંથી ઇલેક્ટ્રિસિટી ચાલુ થાય બધે જ પચે ને ચાર પછી મંગલાણમ સવ્વે સિમ બધા મંગલોમાં પ્રથમ મંગલ છે પ્રથમ મંગલ કે છે આ શું કહ્યું પછી પછી આગળ નમો વાસુદેવ એટલે વસુદેવ ના દીકરા જે વાસુદેવ જે જે છે તે નરમાંથી નારાયણ થયા નરમાંથી કેવા નરમાંથી નારાયણ જે થયા એવા વાસુદેવ ભગવાન ને નમસ્કાર કરું છું શું કરું અને નમસ્કાર જે પોતાનું સ્વરૂપ કલ્યાણ સ્વરૂપ કર્યું છે એ શિવને પણ નમસ્કાર ઓમ નમ શિવાય ઓમ નમ શિવને નમસ્કાર જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આત્માનું સ્વરૂપ સત સત સત કહેતો અવિનાશી એવું સત એટલે અવિનાશી ચિત્ત એટલે જ્ઞાન દર્શન એ અવિનાશી જ્ઞાન દર્શન એ આનંદ સચ્ચિદાનંદ અવિનાશી જ્ઞાન દર્શન છે કેવું છે આ મારા સસરા થાય વિનાશી જ્ઞાન દર્શન કે સાચું જ્ઞાન અવિનાશી છે અવિનાશી વિનાશી કે અવિનાશી વિનાશી અવિનાશી હું શુદ્ધાત્મા સચ્ચિદાનંદ આ સંઘ નું નામ સચ્ચિદાનંદ વાંચ્યું લખ્યું નથી શુદ્ધ તેમાં બે ટ્રસ્ટ દાદા ભગવાન વિતરાગ ટ્રસ્ટ ને સચિદાનંદ ત્રીજું ટ્રસ્ટ આપણે સપાયું ત્યાં સુરતમાં આ શું કે છે આ જગત માં જે કઈ પણ કરવામાં આવે તે જગત ને પોષાય યા ન પણ પોષાય છતાં હું કઈ જ કરતો નથી એવો જે નિરંતર ખ્યાલ રહેવો તે કેવળ દર્શન છે વાત સમજાય છે શું સમજાય બોલ કઈ પણ કામ કરો વિધાઉટ એની અપેક્ષા કોઈ બી આશા વગર કામ કરે અટેચમેન્ટ વગર તેનો અર્થ એ કોઈ કરતું છે ને આવી વાત મૂકીને એનું શું કોઈ કરતું છે આવા વાત કહેતી બહુ જતા પગાર બગા નહીં હાલ્યા તો આવી વાત કરે છે પગાર ક્યારે હાલે જાય નહીં ભાઈ બાપ એ જતો હું આવી વાત કરે આ તો શું કહેવા માંગે આ જગત માં જે કઈ પણ કરવામાં આવે તે જગત ને પોસાય યા ન પણ પોસાય છતાં હું કઈ જ કરતો નથી એવો જે નિરંતર ખ્યાલ રહેવો એ કેવળ દર્શન છે આ જગત માં જે કઈ પણ કરવામાં આવે ખરું ખોટું ગમે તે કરવામાં આવે તે જગત ને પોસાય એટલે આ ચાલીને આ બાજુ ના કે છે બહુ સારું કર્યું એમ અને ચાલીને આ બાજુ કે ના નથી કે એનો વાંધો નહીં આપણને જગત ને પોસાય ના પણ પોસાય છતાં હું કઈ જ કરતો નથી આ એવો ખ્યાલ રહ્યો નિરંતર ખ્યાલ રહ્યો કરતા પદ એ ભ્રાંતિ કૃષ્ણ ભગવાન ને સંદાસ જવાની શક્તિ નથી તો આ લોકો નામ ક્યાંથી ઉત્પન્ન થઈ મહાવીર નામ નથી મહારાજ નથી આ બધા કઈ શક્તિ વાળા બાક્યા કઈ પણ કરવું એ ભ્રાંતિ છે કરે છે બીજો અને કે છે મેં કહ્યું હવે આ ઉપર ઝીણી બીજી વાત કહું કે આ ઘણા ભાઈ એમ નહીં લાગતું મેરે થયા કરે છે નિમિત્ત તો ખરો ને શું હું જે થાય તેનો તો ખરો ને એવું કે છે નિમિત્ત નહીં આ મેં કર્યું એથી બંધાયો ઉડતો મેં કર્યું જે કરે છે બીજો અને હું કરવાથી એ પેલા એમાં આવ્યો બંધન માં આવી ગયો તે કર્મ બંધ થયું કરતા થયો એટલે કર્મ બંધ થયું નથી કરતા જતા કે શું કરતા એનું નામ કર્મ જો તું તું કરતા નથી તને કર્મ બધા બચી ગયો આ કોણ પકડવા છે શુદ્ધાત્મા નવો નિહાર્યો રશ્મિકાંત તું જાણું છું રશ્મિકાંત શું કરે છે રશ્મિકાંત કોની પ્રેરણાથી કરે છે શુદ્ધાત્મા ની વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ હજુ કદાચ શીખવું પડશે આ બધું વિચારો છો ને ઘેર વિચાર આ બધું ઇટ હેપન થઈ રહ્યું છે બાકી હા ઊંઘવાની શક્તિ છે ઊંઘ ના આવે ત્યારે ખબર પડે પાહો આખી રાત પછી તારે ખબર પડે કે આજમાં ઊંઘવાની શક્તિ નથી આપણે તારે ઉઠવાની શક્તિ છે ત્યાં ઘડિયાળ મૂકવું પડે બે વાગે ઉઠવું મોટા ઉઠવાની શક્તિ વાળા આ ઉઠું ને એટલે હું આમ કરી નાખી ઉઠાતું તો છે નહીં મેં શું કઈ બોલ બોલ મૂછો પર લીંબુ હતા હતા ને તે તાળી થઈ ગઈ રહ્યો કરેક હોય ને તે મૂઠા રહું પછી આપડે કઈ મૂછો હાલતી હોય આમ કેમ દોડતા કેમ દોડતા બધું ખોટું નહીં આ હું કઈ નિંદા કરું છું કે ખરાબ વસ્તુ કાઢી નાખવાનું કરું છું ખરાબ આવું ન શોભે આપણને શું કહ્યું આપણને શું શોભે એવું હોવું જોઈએ શું કહ્યું વિનય શોભે આપડે ત્યાં નો કાયદો કોઈ કોઈ આખો આખો પચાસ હજાર માણસ નું એ છે કાયદો નો લો લો વર્લ્ડ માં એક જ સંઘ એવો છે કાયદો નથી કઈ વખત ચાલતો છે અહીં કોઈ પૂછે કે તમારો લો કયો તો હું કહું નો લો એ લો અમારો શું કહ્યું નો લો લો ચાલે ખરું ચાર ચાર પાંચ પાંચ હજાર માણસ જમાવે તે કઈ શું થતું એક માણસ આગો પાછું દુનિયામાં જોવામાં જ ના આવ્યું ભાઈ કારણ કે પ્રસાદ ઈશાની ચાખક જે તને ગમતી નહીં તેને એવા વિનયમાં બિલકુલ વિનયમાં નો લો લો એટલે આપડે એટલે પેલા નહીં બે ચાર જણ મંડ્યા કઈક તારા થોડાક થોડાક તો કાયદા રાખો એક કાયદો કરો બીજો મૂકવો પડશે એના સપ્લિમેન્ટરી મૂક્યા જ કરો પછી સપ્લિમેન્ટરી ના સપ્લિમેન્ટરી સપ્લિમેન્ટરી નો લો દાદા મુખ્ય મુખ્ય લો છે શું કહ્યું કોણ કે છે દાદા છોતેર વર્ષના છે પાછો મૂછો ઘસકેસ કર્યા કે મારી ગમે <laughs>